એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા હરદ્વાર અને પિયુષ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો અને આમ જયપુરમાં બેઠા બેઠા વનરાજભાઈ વાર્તા સાંભળે છે આવો આવો વનરાજભાઈ પિયુષભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ કાન દઈને સાંભળજો વાર્તાનું નામ છે મૂરખને દીધેલી શિખામણ <laughs> એક હતું જંગલ આ જંગલમાં એક વડલાનું ઝાડ અને આ વડલાના ઝાડની ડાળીએ એક સુગરીએ માળો બાંધેલો હો ભાઈ માળામાં સુગરી રે સુગરી જોઈ છે ને તમે ચકલી જેવડું પંખી હોય અને સરસ મજાનો માળો બનાવે હે ને હા તે સુગરીએ માળો બનાવેલો વડલાના ઝાડની ડાળીએ અને માળામાં રહેતી હતી આજુબાજુના ઝાડ પર કેટલા બધા વાંદરાઓ રહે હો હૂપ હૂપ હૂપ એમ હૂપા હૂપ કરતા હતા એ તો હવે વરસાદના દિવસો શરૂ થયા ચોમાસું બેઠું એટલે વાદળોમાંથી વરસાદ વરસવા લાગ્યો એટલે એક વાંદરો હતો ને એ તો પલળતો પલળતો સુગરીના માળા નીચે ઊભો હતો બિચારો ટાઢે ધ્રુજે ટાઢે ધ્રુજે હા જોઈને સુગ્રીએ કહ્યું અરે વાંદરા આ બારેય માસ કુદાકુદ ખરી કરી ખાય છે એના કરતા એક ઘર બનાવીને રાખ્યું હોય તો વરસાદમાં પલળવું ન પડે આ જો મને તો વરસાદ કાંઈ પલાળતો નથી આ સાંભળીને વાંદરો તો ખીજાયો એક તો એને ઠંડી લાગતી હતી પલળતો હતો અને ધ્રુજતો હતો એમાં વળિયા સુગ્રીએ ડાઈ થઈને શિખામણ આપી એટલે ખીજાઈને તો બોલો હુપ બહુ ડાઈ ના થા બસ કર હવે આટલી નાની તું છો અને તું મને શિખામણ આપે છો તો લે લેતી જા તારો માળો એમ કહીને વાંદરો તો કૂદ્યો અને સુગ્રી ઉડી ગઈ તે એટલે બચી ગઈ પણ એનો માળો હતો ને એ તો વાંદરાએ વેરણ છેરણ કરીને તોડી નાખ્યો ઓ ભાઈ એટલે સુગરી તો રડતી આંખે પોતાના તૂટેલા માળાને જોઈ રહી પછી છેવટે એને પસ્તાવો થયો અરે રે મેં આવા મૂરખ વાંદરાને શું જોઈને શિખામણ આપી હશે જેને બુદ્ધિ જ નથી જે સાવ મૂરખ છે એને શિખામણ આપવાથી શું વળવાનું અરે રે હવે કોઈ દિવસ મૂરખને શિખામણ આપવું નહીં એમ કહીને સુગરી તો બીજા ઝાડે ઉડીને જતી રહી ભાઈ તો ભાઈ આ સુગરીએ મૂરખ વાંદરાને શિખામણ આપી અને કાંઈ વળ્યું નહીં તો તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે આલા કરી જાઓ સુઈ જાઓ સપનામાં જંગલ આવશે વરસાદ વરસતો હશે અને આપણે બધા નાતા હશું આવજો